સમજાવું દાદા હા એ દાદા સમજી જાય મને આપી દીધું કે દાદા ભગવાન અમને સત્ય તે સમજાવ્યું રંગો ધારણ કરે છે તો ભગવાનનો રંગ ઓરેન્જ જ કેમ રાખે બીજો રંગ કેમ નહીં ભગવાન ધારણ કરવાનું અર્થ ચાલુ એનો રંગ પહેલેથી આપણા વર્ષોથી ઓરેન્જ કલર જ કેમ રાખ્યો છે વાઘરો હોય તો બાપી છે અને તો જ્ઞાની હોય લીલી કપડે તો અહીંયા ના છે એટલે બહુ જ છે એ તો. ઘણા તો બહુ જ. જે મારી બહુ નાખી દઉં તો મારી પાસે છે, તો એ તૈયાર ના હોય હાલ ના હોય એ વાળા બહુ નાખે. એટલે આમ ચાલે. આ બીજું કોઈ ઘરનું ઘર મોટા કોણ સેકન્ડ ક્યાં સેકન્ડ મૂક્યા એટલે આપણે કામ ના લાગે આજે રૂબરૂ હોય તો આપણને હેલ્પ કરે એને કહેવા બનાવે આ તો ઉપકારી રહી બીજું નમો આવેલા આચાર્ય ભગવાન છે તે તો આચાર પાડતા બીજા આચાર ચલાવવા વધુ વજન એ તો ઘણું અને બીજાને ભરાવે અને પાંચમું સાધુ ભગવાન એટલે આત્મા બધા કામમાં બચતા છે આ બધા આ સાધુ એનું છે એટલે બે હજાર ઘણા સાધુ છે સમજ્યું ને? એટલે પોતાને આત્મવિશ્વાસ જાણ્યું ત્યાર પછી બે સાધુ થાય હવે પાંચ નમસ્કાર તો પાંચ નમસ્કાર નમસ્કારોને નમસ્કાર સર્વ પાપો નાશનાર સર્વ પાપો મંગલામ સર્વેથી બધા મંગળમાં પ્રથમ મંગળ છે بن سکا گیا یہ کہنے نام دودھ پڑا ہے یہ مت جو دودھ پڑا یعنی ہے میں پڑا ہی ہے تم کو گئی دودھ کرنے سبنا چین میں گیا ہے سال میں گیا ہے میں کیا ہے تو یوگا سنگھ کٹھن جانے کا رکھتے ہیں کٹھن یوگا ہے تو میں آپ خود یوگا کرتے ہیں ત્યાં લાવતું કેવું હોય તો મજામાં થાય એમને બીજા હાથે હોય તો બધા